અંગ્રેજોનો એક ઉપકાર અંગ્રેજો આવ્યા અને એમની ભાષા લાવ્યા તેમના પરમાણુ સાથે આવે હંમેશા દરેક ભાષા પોતાના પરમાણુ લઈને આવે એટલે એમના જે ગુણો હતા ને સાહજિક ગુણો ટાઈમ બાઈમ બધું એક્ઝેક્ટ જોઈએ તે સાહજિક ગુણો નવેસરથી ચાલુ થઈ ગયા આ તો બધા સ્વાર્થી થઈ ગયેલા પોતાના ઘર પૂરતી જ ભાંજગળ બીજા બધાના ઘર બળતા હોય તો સૂઈ રહે મજાના પ્રપંચી સ્વાર્થી બધી રીતે તિરસ્કારવાળા યુઝલેસ થઈ ગયા હતા બ્રાહ્મણો દેશને આખા ખાઈ જવા ફરતા હતા બ્રાહ્મણો કહેતા હતા કે ભગવાનનું મુખ અમે છીએ ને આ ક્ષત્રિયો છાતી સુધી છે અને આ બધા વૈશ્યો ને આ બધા શૂદ્રો છે તે નીચલા છે દુરુપયોગને દુરુપયોગ જ કર્યો જેનો સદુપયોગ કરવાનો હતો તેનો જ દુરુપયોગ કર્યો અમે બ્રાહ્મણો એટલે મુખારવિંદ એટલે અમે જે કહીએ એનો વાંધો તમારે ગણવાનો નહીં તે એમણે એ પાવર વીટો પાવર વાપર્યો તેને લઈને તેઓ ભયંકર યાતનામાં સપડાઈ ગયા આ પ્રજાનું તો જે થવાનું હશે તે થશે પણ એ વીટો વાપર્યો તેને લઈને આજે તેમના પગમાં ચંપલ નથી મળતા ચંપલ પણ જતા રહ્યા એમની વેલ્યુ પણ જતી રહીને ચંપલ પણ જતા રહ્યા બેઉ સાથે જતા રહ્યા એમની વેલ્યુ હોત ને ચંપલ ના હોત તો ચાલત અગર તો ચંપલ રહ્યા હોય ને વેલ્યુ ગઈ હોત તો એ ચાલત આ તો ચંપલે ગયા અને વેલ્યુ પણ ગઈ દુરાચારોને લઈને તેમની દશા તો જુઓ લાલચુ છે એનો માર ખાય છે આ જગત લાલચ શી હોવી જોઈએ માણસને લાલચ દીનતા કરાવરાવે ને દીનતા પેઠી કે મનુષ્યપણું ગયું જૂના જમાનાની પ્રજાએ હરિજન ઉપર ભયંકર અત્યાચારો કર્યા હરિજનને રસ્તા પરથી જવું હોય તો એણે છાતીએ કોડિયું અને પાછળ ઝાડું બાંધવું પડે કોડિયું એટલા માટે કે થૂંકવું હોય તો રસ્તા ઉપર ના થૂંકાય કોડિયામાં થૂંકવાનું અને પાછળ ઝાડુ એટલા માટે કે રસ્તા પરના એના પગલાં ભૂંસાઈ જાય આ તો કરપ કરાવે મારા જેવા હાજર જવાબી હોય ને તો તે માથું ફોડી નાખે એવો જવાબ આપે કે આ કૂતરાને થૂંકવાની ને બીજી બધી છૂટ એના પગલાં ચાલે અને આ માણસના ના ચાલે આ કઈ જાતના મેન્ટલ થઈ ગયા છો આ તો એક્સેસમાં ગયું હતું છોકરીઓ જન્મે ને તરત જ દૂધ પીતી કરતા મારી નાખતા રજપૂત પ્રજામાં કેવું કે છોડીને પહેણાવતી વખતે દહેજ આપવો પડતો એ ગમે નહીં ને મૂળમાં ભણેલા નહીં અનપઢ બાઈઓએ અનપઢ ને ભાઈઓએ અનપઢ અને પોતાની જાતને શું એ માને આ તો બીજા પર બહુ કરપ કર્યા બિલાણા તમારા દૂધમાં મોઢું નાખી જાય છે તે દૂધ ચલાવો છો તો અહીં પણ ચલાવવું જોઈએ કે નહીં ચલાવવાની હદ હોય ગામમાં ઠાકોર હોય ને એનો પિતરાઈ હોય તો એણે ઘોડા પરથી જવાનું નહીં ઉતરીને ચાલતા ગામમાં જવું પડે એમાં ઘોડોને એ બેઉ સાથે જાય તો એમાં તારું શું જાય છે આ તો કયો મોટો તમારો અહંકાર ઘવાયો જો ઘોડા પર જાય તો મારા મારીને ખૂન સુધી આવી જતા આમને આર્યપુત્ર કેમ કહેવાય છાસ્યું સોનું ને સાચું સોનું બે હોય એમાં છાસિયા સોનામાં સોનાના ગુણ ના જણાય તો એની કિંમત શી આ તો એક હિન્દુસ્તાનીમાં અનંત શક્તિ છે પણ બધી અવળી વેડફાઈ રહી છે એ તો જ્ઞાની પુરુષને ભેગા થાય તો શક્તિ સવળીએ વળે ને કામમાં લાગે આ શક્તિ વેડફી કેવી રીતે આ ભાઈ આઈએએસ કરે છે તો હું એ નક્કી કરું કે મારે આઈએએસ થવું છે એમ નકલો કરી કરીને શક્તિ વેડફી એક મેન્ટેનન્સ માટે અથાગ શક્તિ વેડફી અને એક ક્લુષિત ભાવે ભયંકર શક્તિ વેડફી આ નકલ કરવાથી તો અંદરની સિલ્લક હતી તે જતી રહી અંતર સુખનું બેલેન્સ ના તોડશો આ તો જેમ ફાવે તેમ સિલ્લક વાપરી નાખી તો પછી અંતર સુખનું બેલેન્સ શી રીતે રહે નકલ કરીને જીવવું સારું કે અસલ અને આ તો છોકરા એકબીજાની નકલ કરે છે હિન્દુસ્તાનના લોકોએ તો કોક અસલ લખી આવે ને તો આપણે એની નકલ ના કરવી જોઈએ આપણને નકલનું ના હોય પણ આ તો ફોરેનવાળા આપણી નકલ કરી જાય એવું હોવું જોઈએ પણ આ તો ફોરેનવાળાએ અહીં થોડા હિપ્પી મૂક્યા તે અહીંના લોકોએ એની નકલ કરી નાખી તો પણ તેથી કંઈ હિન્દુસ્તાનનું બગડવાનું નથી સુધરવાનું જ છે આ મોહી છોકરીઓ ખરીને આજની તે તેમને જોઈને લોકોને એમ લાગે છે કે આ છોકરીઓ મોહી છે મૂર્છિત છે પણ આમને પેટે બાબા સારા પાકવાના એનું શું કારણ દાદા પેલો તિરસ્કાર ભાગ જતો રહ્યો ને ડાઉન થઈ ગયો ને એટલે હવે તિરસ્કાર ભાગ ઉત્પન્ન ના થાય તિરસ્કાર ગયા કે આપણે નોર્મલમાં આવી ગયા સુધરેલા તો હતા જ પણ તિરસ્કારને લઈને આપણે બિલકુલ ખલાસ થઈ ગયા હતા યુઝલેસ થઈ ગયા હતા તિરસ્કાર ગયો કે આપણી નોર્માલિટી આવી ગઈ ઓલ રાઇટ થઈ ગયા બુદ્ધિનો ઉપયોગ જ એ લોકોએ તિરસ્કાર અને પ્રપંચ કરવામાં વાપર્યો બુદ્ધિનો દુરુપયોગ કર્યો જ્ઞાન તો હતું નહીં બુદ્ધિ હતી તે બુદ્ધિનો દુરુપયોગ કર્યો બુદ્ધિ શાથી વધી કે મહાવીર બ્રેઇન ટોનિક પીધા ને કૃષ્ણ બ્રેઇન ટોનિક પીધા જીવડા મારે નહીં ને બીજું મારે નહીં એટલે પછી બુદ્ધિ વધે પછી જીવડા બાજુએ મૂકી મનુષ્યો ઉપર એટેક લઈ જાય હવે હિન્દુસ્તાન તો બહુ સુંદર દશા ઉપર જઈ રહ્યું છે આ સંસ્કૃતિનો પ્રલયકાળ છે કઈ સંસ્કૃતિ આદર્શ સંસ્કૃતિ ના વિકૃત સંસ્કૃતિનો પ્રલયકાળ છે આપણી સંસ્કૃતિમાં સંસ્કૃત ભાષા હતી તે બહુ લો થાય ઉતરી જાય તો બહુ પ્રાકૃત સુધી ચલાવી શકાય પણ વિકૃત ના ચલાવી લેવાય આમાંથી ફાયદો શો થયો કે આવા તેવા જે વિકૃત સંસ્કાર હતા ને તે વોશ આઉટ થઈ ગયા અને હવે નવેસરથી નવી વાત નવી ચીજને બધું નવું ચાલશે અને ઓરજ જાતની અજાયબી ભગવાન મહાવીરના વખતમાં હતી તેવી શાંતિ વર્તશે અને આજના આ વાળ વધારનારા ગાણા તે જ ડાયા કહેવાશે જેને ઘનચક્કર કહેવામાં આવે છે તે જ ડાયા થઈને ફરશે અને વાળ કપાવનારા તો મેન્ટલ હોસ્પિટલના લોકો એમણે બે ભાગ જુદા પાડ્યા મેન્ટલ હોસ્પિટલમાંનો કયો ભાગ અને મેન્ટલ હોસ્પિટલમાં કોણ નહીં તેવા બે ભાગ આ વાળ વધારનારાઓએ જુદા પાડ્યા આજના છોકરાઓએ તો ઉલટા વાળ વધારીને ઓપન કર્યું કે વાળ જે કપાવે છે તે મેન્ટલ હોસ્પિટલના લોકો છે અને અમે મેન્ટલ હોસ્પિટલની બહારના છીએ અને મેન્ટલ હોસ્પિટલના લોકો આમને કહે પાછા કે આ મેન્ટલ છે માટે હિન્દુસ્તાનને કોઈ ખોટ જવાની નથી આ જ્ઞાની પુરુષના આશીર્વાદ છે